હેલો હા પ્રીતિબેન હા રાજા અહીંયાથી બધા જોડાયા છે હવે આપ કહેશો એ સેન્ટર પરથી કરશે હા હા ઠીક છે હા અમે હેલો હેલો આવે અવાજ આવે આવે છે હવે અનમ્યુટ કરવું હતું હેલો હા કોણ હા રાજા દંડોટ પ્રણામ રોહિત હેલો રોહિત સંભળાય છે તારી અવાજ हाँ हेलो हाँ कौन हाँ, मनीषा राजा हाँ मनीषा ઠીક છે તો લાસ્ટ ક્લાસમાં એ વિશે આપણે જોયું હતું કે આનંદ દર્શને જીવમાંથી The recording has started. ભગવાને આનંદ અંશને માંથી તિરોહિત કર્યું છે જીવમાંથી એના કારણે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણો જીવ જીવમાંથી તિરોહિત થઈ જાય છે અને એના કારણે જીવ ઉપર જે પ્રભાવ પડે છે એને આપણે લાસ્ટ લાસ્ટમાં જોયું હતું કે ઈશ્વરના ન હોવાથી જીવ ઉપર કેવી એની અસર થાય છે સ્ત્રીના ન હોવાથી વૈરાગ્યના ન હોવાથી એની ઇફેક્ટ જીવ ઉપર શું છે એટલા વિષયને જોયું હતું આજે હવે સબ્જેક્ટ થી કરવાનું છે કોણ કરશે રોહિકાર હા રાજા હિન્દી હિન્દીમાં ટ્રાન્સલેટ કરવાનું છે ને ના ગુજરાતીમાં જ કરો સુરેખાજી જોડાયા છે ને બોલશે ને તો હિન્દીમાં કરશો નહીં તો ગુજરાતીમાં હા ભલે હા વરણ ઐશ્વર્યાદી અલૌકિક ગુણોનું તિરોધાન થયા બાદ ભગવાન જે જીવોને જે પ્રકારનું ફળ આપવા ઈચ્છે છે તે પ્રકારે તેઓનું વરણ વરણ એટલે પસંદગી કરે છે ભિન્ન ભિન્ન ફળ આપવાની ઈચ્છાથી ભગવાન જીવોનું વરણ પણ પુષ્ટિ માર્ગ એટલે તેમાં શુદ્ધ પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ કે પ્રવાહ પુષ્ટિ મર્યાદા માર્ગ કે પ્રવાહ માર્ગમાં ભિન્ન ભિન્ન પ્રકારે કરે છે વરણ એટલે પસંદગી નાટકમાં જેમ નાટકના નિર્દેશક એટલે કે ડાયરેક્ટર કયા કલાકારને કયું પાત્ર ભજવવા આપવું છે તેની પસંદગી નાટક શરૂ કરતા પહેલા કરતા હોય છે તેમ જીવોને અવિદ્યાનો સંબંધ થાય અને તે સાથે ખરેખરી લીલાનો આરંભ થાય તે પહેલા જ જીવોને સૃષ્ટિમાં ભજવવાના પાત્રોની વહેંચણી ભગવાન કરી દેતા હોય છે ભગવાન જે જીવનું જે ફળ માર્ગ સાધન કે ભવ માટે વરણ કરે તે વરણને જીવ કે બીજું કોઈ પણ બદલી શકતું નથી મતલબ અહીંયા વરણ એટલે જે સિલેક્શન કરીએ એ બતાવ્યું છે એનું એક્ઝામ્પલ કોઈ મૂવી હોય એનો ડાયરેક્ટર હોય એને કયા એક્ટરને કયો રોલ આપવો એના ઉદાહરણથી સમજાવ્યું છે કે ભગવાનને જે બી જીવ છે એને જે પ્રકારનું ફળ આપવું હોય એ ઈચ્છાથી જીવનું વરણ કરે છે અને એમાં વરણની કેટેગરી એવી છે કે પુષ્ટિ માર્ગ મર્યાદા માર્ગ કે પ્રવાહ માર્ગ અને પુષ્ટિ માર્ગમાં બીજી ચાર કેટેગરી છે શુદ્ધ પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ તો આ ચાર કેટેગરીમાં જે પણ જીવને જે પણ કાર્ય માટે અને કાર્ય પછી જે પણ ફળ આપવાની ભગવાનની ઈચ્છા હોય ઠાકોરજીની ઈચ્છા હોય એ પ્રમાણે એમની પસંદગી થાય છે અને આ બધી જ પસંદગી જ્યારે ભગવાન પોતાની લીલાનો આરંભ કરે એ પહેલા જ સૃષ્ટિમાં અને જીવને સૃષ્ટિમાં મોકલે એ પહેલા જ થઈ જતી હોય છે અને આ એક એવી વસ્તુ છે કે ભગવાને જેનું બી જેના ફળ કાર્ય સાધન કે ભવ રાજા ભવ એટલે જન્મ હા હા અને જન્મ માટે વરણ કર્યું હોય એ અને એ સિલેક્શનને જીવ કે એના સિવાયનું બીજું કોઈ પણ એને બદલી નથી શકતું હા એટલે જો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ને બતાડી છે સૌથી પહેલા જીવ ઉત્પન્ન કેવી રીતે થયા એ બતાડ્યું એના પછી ઉત્પન્ન થયા પછી જીવ માંથી ભગવાન આનંદ અંશને તિરોહિત કરી દે છે એ બતાડ્યું અને આનંદ અંશના તિરોધાનના કારણે શું ઇફેક્ટ થાય છે એને જોયું હવે થર્ડ લેવલ ઉપર ભગવાન જીવોનું સિલેક્શન કરે છે એટલે ત્યારે જે નિયતિ જીવોને ડિસાઈડ થઈ જાય છે કે કયા જીવને શું ફલ મળશે અંતમાં વચ્ચેના ફલોની વાત નથી સૃષ્ટિના અંતમાં કયા જીવને શું ફલ મળશે એ નક્કી ભગવાન પહેલા કરી દે છે જે જીવોને ભગવાનની પ્રાપ્તિ થાય એટલે કે જે જીવો માટે ભગવાન એવી ઈચ્છા કરે કે આ જીવને હું પ્રાપ્ત થાઉં કે આ જીવ મને પ્રાપ્ત કરે એ જીવને ભગવાન પુષ્ટિજીવ તરીકે વર્ણન કરે છે જે જીવ માટે ભગવાનની એવી ઈચ્છા હોય કે આ જીવને મુક્તિ મળે અથવા શાસ્ત્રમાં બતાડેલા સાધનો દ્વારા એ સાધન કરે અને એને એ ફલ મળે તો એ જીવનું વર્ણન ભગવાન મર્યાદા માર્ગીય જીવ તરીકે કરે છે અને જે જીવ માટે ભગવાનની એવી ઈચ્છા હોય કે આ જીવ આ સંસારમાં જ જન્મ મૃત્યુના ચક્રમાં અંત પ્રલય સુધી ફર્યા કરે અને લૌકિક ફલોને ભોગવે એ જીવનું વર્ણન ભગવાન એઝ પ્રવાહી જીવ કરે છે એટલે ભગવાન કેમ કે જે રીતે આપણે શરૂઆતમાં પણ જોયું કે જગત જે છે ભગવાનની લીલા છે જેવી રીતે આપણે ગેમ રમીએ તો એ ગેમમાં કોઈ કોઈ બેટ્સમેન છે કોઈ ફિલ્ડ કરે કે કોઈ વ્યક્તિ બોલિંગ કરે અને કોઈ વ્યક્તિ વિકેટ કીપિંગ કરે કોઈ મતલબ તો એ રીતે બધાના ક્રિકેટ ગેમની અંદર રોલ અલગ અલગ છે બધા કે હું બેટિંગ કરું બધા કે બોલિંગ કરું તો એ રીતે ગેમ ના ચાલે બધાએ પોતપોતાના રોલ કરવા પડે બધાને બેટિંગ કરવી ગમે બધાને બોલિંગ કરવી ગમે પણ એ રીતે ગેમ ન ચાલી શકે તો એવી રીતે આપણે એમ વિચારીએ કે કોઈ સાથે ઇન્જસ્ટિસ કેમ કર્યું કોઈને કેમ જન્મ મૃત્યુના ચક્રમાં રહેવાનું કોઈને કેમ ભગવાન મળે કોઈને કેમ મુક્તિ મળે આવી ઇન્જસ્ટિસ ભગવાન કેમ કરે છે આવું અન્યાય છે પાર્શિયાલિટી છે એવું નથી આ ભગવાનની લીલા છે જેવી રીતે ગેમમાં ડાયવર્સિટી જોઈએ એવી રીતે ભગવાનને જગતમાં પણ ડાયવર્સિટી જોઈએ છે એટલા માટે આ રીતે અલગ અલગ પ્રકારના જીવોને ભગવાન વરણ કરે છે એ જે જીવનું વરણ જે રીતે થયું હોય એવો એ જીવ સાધન કરે અને અંતમાં એને એવું ફલ મળે એ રીતે આ સૃષ્ટિની પ્રક્રિયા ચાલે એ માટે ભગવાન આ જીવોનું આવી રીતે વરણ કરે છે ને વરણ જે છે ભગવાને કરેલું છે એટલે એને ક્યારે પણ ચેન્જ નથી કરી શકાતું મતલબ આપણે એમ વિચારીએ કે હું કોઈ સારા વ્યક્તિનો સંગ કરું તો હું આવો થઈ જાઉં કે પ્રવાહી જીવ પુષ્ટિજીવની સાથે રહીને એને પુષ્ટિજીવ બની જાય કે આટલી તપસ્યા કરો અને આટલા દાન કરો તો તમે આવા બની જાઓ એવું નથી થતું તમે તમારું વરણ ભગવાને જે રીતે કર્યું છે એ જ રીતે થાય છે કોઈના સંઘમાં આવવાથી ટેમ્પરરી એની અસર કદાચ તમારા ઉપર દેખાઈ શકે પણ એ પરમાનન્ટ તમે ચેન્જ થઈ જાઓ કે પ્રવાહી જેવું પુષ્ટિ બની જાય કે પુષ્ટિ પ્રવાહી બની જાય એવું ન થાય થોડા સમય માટેનો ઇન્ફ્લુઅન્સ તમારી ઉપર હોઈ શકે એનાથી વધારે કોઈ જાતનો ફરક એ જીવ ઉપર ન પડે એટલે વરણ જે છે પરમાનન્ટ છે એ વાતને ખાસ અહીંયા સમજવું જોઈએ રાજા हाँ कौन हेलो दादा मैं अचल हाँ, एक प्रश्न पूछना था हाँ, हाँ बोलो राधा जैसे एक वो आता है ना वार्ता प्रसंग उसमें वो बोलते हैं कि मैंने तेरे को झीनी आंखों से देखा था तू कहीं नहीं था लेकिन उन्होंने बताया था कि तू अगर वैष्णव सेवा करेगा तो फिर आ, मतलब तू वो तो फिर तू व्रज यात्रा कर पाएगा ऐसे करके जो ये देखने में आता है प्रसंग तो इससे कैसे इसको समझे कि मतलब वो पुष्टि में आ रहे हैं आ नहीं रहे हैं देखो इसमें यही बात होती है कि हर व्यक्ति को अपने स्वरूप का ज्ञान भी तुरंत हो जाए ऐसा नहीं होता है जैसे मुझे मतलब बहुत लोग ऐसे होते हैं कि जो लोग बरसों तक फैमिली में रहते हैं फिर भी ठाकुर जी की सेवा में प्रवृत्त नहीं होते पर कुछ उम्र बीतने के बाद कुछ टाइम जाने के बाद अचानक से ही उनका मन लग जाता है तो हम ऐसा नहीं कह सकते कि वो लोग पुष्टिजीव नहीं है या प्रवाही जीव का पुष्टि जीव में परिवर्तन हो गया ऐसा नहीं है उसका बीज पुष्टि का है पर वो प्रकट अब हुआ है ऐसा समझना चाहिए इसलिए आगे जब जो कि इसमें आएगा फिर भी मैं अभी बता दूं तो एक जीव वरण होता है और एक जन्म वर्ण साधन वर्ण भी होता है मतलब वो ये होता है कि जैसे पुष्टि जीव की तरह मेरा वरण फॉर एग्जाम्पल सृष्टि की आदि में हो गया है पर ठाकुर जी ये चाहते हैं कि मुझे पुष्टि जीव का कर्तव्य आठवें या नौवें जन्म पे मिले या दसवें जन्म पे मिले तो पहले से फर्स्ट से लेकर नौ जन्म तक मैं या एज ए प्रवाही जीव बिहेव करूंगी या एज ए मर्यादा जीव बिहेव कर सकती हूँ पर पुष्टि ऐसे स्वरूप का ज्ञान मुझे दसवें जन्म पे होगा क्योंकि ठाकुर जी तब चाहते हैं कि मुझे पुष्टि का कर्तव्य या पुष्टि का साधन मुझे तब मिले तो इस तरीके का भी एक वर्ण होता है इसलिए हर जीव को अपने स्वरूप का ज्ञान या उस चीज की पूर्ण तुरंत की तुरंत हो जाए ऐसा नहीं होता है सब लोग टाइम ले सकते हैं तो इसलिए वो प्रवाही हाँ। जीव की तरह बिहेव करता है उसका मतलब ये नहीं है कि वो प्रवाही है इसलिए वर्ण को हम पहचान नहीं सकते हम केवल ऐसे अंदाजा लगा सकते हैं उसकी प्रवृत्ति को देख के पर परमानेंट उसका यही वर्ण है ऐसा हम किसी जीव के लिए नहीं कह सकते अच्छा क्योंकि अभी मैं पुष्टि के लक्षण दिखा रही हूँ शायद वो कोई और भी कारण हो सकता है फैमिली में रहने के कारण किसी के इन्फ्लुएंस के कारण पर मेरा वर्ण प्रवाही जीव तरीके का होगा तो अगले जन्म में मेरे लक्षण प्रवाही जीव के दिखाई देंगे उसी तरह जो जीव पुष्टि है वो वर्षों तक प्रवाही जीव की तरह उसके लक्षण दिखाई दे रहे हैं पर कभी कभी वो ऐसे पुष्टि जीव अपने टाइम आने पे वो ऐसे पुष्टि जीव भी बिहेव कर सकता है तो ये बात है कि इसलिए वरण को हम ऐसे हंड्रेड परसेंट जज नहीं कर सकते थोड़ा बहुत अंदाजा लग सकता है बाकी तो ठाकुर जी जानते हैं कि किस जीव का वरण ठाकुर जी ने क्या किया है जी जी हाँ आगे आएगा ये वरण का टॉपिक थोड़ा डिटेल में पुष्टि विवेक में भी ये सारी बातें थोड़ी आएगी अभी ये इतना ये बात समझ भी है तब थोड़ा और क्लियर हो जाएगा ये तो जी हम्म। और कुछ पूछना है किसी को अचल अच्छा, तुम्हें तो गुजराती समझ आ रही है क्या जी राजा आ रही है फिर ठीक है नहीं हिंदी में करना हो तो बताना कर सकते हैं ऐसा नहीं है यहाँ सबको प्रॉब्लम नहीं है हिंदी में तो सब कंफर्टेबल है हाँ राजा कर सकते हैं आप हिंदी में भी कर सकते हैं मेरे को गुजराती भी आ रही है समझ में બસ તો ઠીક છે હા ક- બીજું કોઈને કઈ પૂછવું છે આમાં ઠીક है तो करो आगे તો રાજા રાજા હા કોણ અનિશાબેન બોલો આ, રાજા આપણે અહિયાં જેમ કીધું કે વરણ હોય જીવનું એ પ્રમાણે જીવ વર્તે છે તો આપણે પ્રવેશિકામાં ને આપણે શીખ્યા કે મહાપ્રભુજી એમ કે છે કે આપણે આપણે પ્રવેશિકામાં આપણે જોયું કે આપણે એમાં એમ સમજાવ્યું હતું કે મહાપ્રભુજી એમ કે છે કે આપણે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ જેનાથી આપણે આપણા માર્ગથી ચલિત ન થઈએ કે એ પ્રમાણે તો અગર આપણું વરણ જ ન હોય તો આપણે અગર સંઘ કરીએ તો પણ આપણે એ લોકો વૈષ્ણવના સંઘ છતાં પણ આપણે એવા તો ન જ થઈ શકીએ ને એટલે પુષ્ટિ જીવ તરીકે તો આપણે ન જ થઈ શકીએ એટલે વરણ વગર તો કંઈ પણ થવું પોસિબલ જ નથી પણ આપણી પ્રોબ્લેમ એ છે કે વરણ કર્યું છે કે નથી કર્યું એ આપણને ખબર નથી ને એને હંડ્રેડ પર્સન્ટ હું એમ ના કહી શકું કે હું જીવ જ છું એવું હું કહી નથી શકતી પણ મને રુચિ પેદા થાય છે મને એમ થાય છે કે મારે આ કરવું જોઈએ કે મને આ કરવું ગમે છે તો તમે તમારા લેવલ પર એટલું જજમેન્ટ લાવી શકો કે હું પુષ્ટિ જીવ છું ને એ કરીને તમે પોતાના સાધનને કન્ટિન્યુ કરી શકો પોતાની પ્રવૃત્તિને ચાલુ રાખી શકો પણ એનો મતલબ એવું નથી કે હંડ્રેડ પર્સન્ટ હું એ જ છું એવું કોઈ ના કહી શકે દુનિયામાં અચ્છા એટલે એનાથી આપણે કઈ વરણ વરણ અને એનાથી કઈ મતલબ મતલબ આપણે ઓલું ન કરી શકીએ આઈડેન્ટિફાઈ ન કરી શકીએ હા એ હંડ્રેડ પર્સન્ટ આઈડેન્ટિફાઈ ના થાય આપણી રુચિ કે માણસની પ્રવૃત્તિ પરથી આપણે અંદાજો લગાડીએ કે અચ્છા અને આવું ગમે છે એટલે આ જીવ હોઈ શકે પણ હંડ્રેડ પર્સન્ટ એવું ના કહી શકે કેમ કે કદાચ આ જન્મમાં ઠાકોરજીની ઈચ્છા ન હોય પણ આગલા જન્મમાં એ પોતાના વરણ પ્રમાણે કર્તવ્ય કરે આ જન્મમાં ન કરે તો એ પણ પોસિબલ છે એટલે અને એટલે જ અહીંયા આગળ અલગ અલગ મર્યાદા પુષ્ટિ ને પ્રવાહ પુષ્ટિ ને દાદા એ જરાક એક ડિટેલમાં સમજાવશો અલગ અલગ કેટેગરી આપી છે ને મર્યાદા પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ હા એ પુષ્ટિજીઓ ના અંતર્ગત જો ભેદ છે મતલબ આમાં એકચ્યુઅલી થોડું વેટ કરો તો બેટર છે આગળ જઈને આ ટોપિક આવશે તો સહી હા હા ચાલશે વાંધો હા આ ટોપિક ની અંદર જ છે તમને જો કદાચ એવું રેવાતું ન હોય તો forty four forty five page number ઉપર છે વાંચવું હોય તો વાંચી લેજો નહીં તો આવશે ત્યારે કરશું બ્રિજેશભાઈ દર્શનાભાઈ તમને કઈ પૂછવું છે આમાં નારાજ ઠીક છે હા તો કરો તમે લોકો આ બ્રિજેશભાઈ લઈ લો આગળનું રાજા હું લઉં છું હા તમે કરો પંચપર્વ અવિદ્યાનો સંબંધ જીવોનું વરણ થઈ ગયા બાદ પ્રભુની જ ઈચ્છાથી જીવોને અવિદ્યાનો સંબંધ થાય છે અવિદ્યા એ માયાનું એક કાર્ય છે અવિદ્યાના સંબંધથી જીવને અહંતા મમતા જન્મ મરણ પાપ પુણ્ય વગેરેનું બંધન થાય છે આ બંધનનું કાર્ય અવિદ્યા પાંચ પ્રકારના અભ્યાસો દ્વારા કરે છે એટલે જીવોનું એક ફર્સ્ટ સિલેક્શન ભગવાન કરી લે છે પછી પ્રભુની ઈચ્છાથી જીવોને અવિદ્યાનો સંબંધ જે થાય છે એ અ પ્રભુની ઈચ્છાથી થાય છે અને અવિદ્યા છે એ એક માયાનું જ કાર્ય છે એવી રીતે પછી એમાં અવિદ્યાના સંબંધથી અવિદ્યાનો જેમ સંસર્ગ થાય જીવને અને એના સંબંધથી જીવને સહનતા મમતા જન્મ મરણ પાપ પુણ્ય વગેરેનું એ બંધનમાં આવી જાય છે જીવ અવિદ્યાના સંબંધથી જીવને અહંતા મમતા જન્મ મરણ પાપ પુણ્યનું જે બંધન છે એ લાગુ પડી જાય છે આ બંધનનું કાર્ય અવિદ્યા પાંચ પ્રકારના અભ્યાસો દ્વારા થાય છે હવે આ આ કાર્ય શેનાથી થાય છે તો આ પાંચ પ્રકારના જે અભ્યાસ આપેલા છે એનાથી થાય છે તો અહીંયા નીચે આપેલું છે અભ્યાસ એટલે બ્રહ્મ અંતકરણાભ્યાસ પ્રાણાભ્યાસ ઇન્દ્રિયાભ્યાસ દેહાભ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ અભ્યાસ છે અભ્યાસ મીન્સ બ્રહ્મ આ પાંચ અભ્યાસો ને પંચ પર્વ અવિદ્યા કહેવાય છે અને તેની ક્રમશ જોઈએ આપણે અંતકરણાધ્યાસ આમાં એ વાત ને કે અવિદ્યાની ઇફેક્ટ જે છે એ આ પાંચ છે અવિદ્યા લાગી તો શું થાય એમ આપણે એની ઇફેક્ટ પૂછીએ ને અવિદ્યા કોઝ છે એનું તમને અવિદ્યા લાગી એની ઇફેક્ટ શું થાય છે તો આ પાંચ અધ્યાસ એની ઇફેક્ટ છે કે જે જીવને અવિદ્યા લાગી છે એના કારણે જીવને આ પાંચ ભ્રમ આ પાંચ પ્રકારના ભ્રમથી જીવ જકડાઈ જાય છે તો કોઝ અવિદ્યા છે એની ઇફેક્ટ આ પાંચ પ્રકારના અધ્યાસ છે હા કરો આગળ હા એટલે અહીંયા એમ સમજવાનું ને કે કોઝ એ અવિદ્યા છે ને આ એની ઇફેક્ટ છે આ પાંચ પ્રકારના અભ્યાસ જે હવે આપણે સમજશું એ હા એ જીવ ઉપર આ પાંચ પ્રકારના અભ્યાસ દ્વારા આપણને ખબર પડે છે કે આ આપણી ઉપર અવિદ્યા લાગેલી છે એનો આ પ્રતાપ છે એનું આ કાર્ય છે એવું અચ્છા હા અંતકરણાધ્યાસ ચિત્ત અહંકાર બુદ્ધિ અને મન માં સમૂહ અને અંતકરણ કહેવામાં આવે છે એટલે તો અહીંયા અંતકરણ સમજાવે છે કે ચિત્ત અહંકાર બુદ્ધિ અને મન આ ચાર નો સમૂહ થાય એટલે અંતકરણ બને અંતકરણ જળ હોય છે તેમ છતાં અંતકરણ નો સંબંધ જીવ સાથે થવાથી જીવ પોતાને અંતકરણ રૂપ સમજવા લાગે છે એટલે ઈ આ પાંચેય આ ચારેય ચિત્ત અહંકાર બુદ્ધિ મનના સમૂહને અંતકરણ બને છે એ જળ છે એનો સંબંધ જીવ સાથે થાય એટલે જીવ પોતાને અંતકરણ રૂપે સમજવા લાગે છે આ પહેલો બ્રહ્મ છે જીવનો જે અંતકરણાધ્યાસ ને કારણે જીવ પોતાને સદસત કર્મોનો કરતા તેમજ સદસત ફળોનો ભોગતા સમજવા માંડે છે એટલે કે આ બધું અહીંયા અંતકરણનો અભ્યાસ થાય ને એટલે જીવને એમ આવી જાય કે આ બધું હું જ કરી રહ્યો છું એ અર્થમાં કે સદ સદસત કર્મો નો કરતા એટલે સારા કર્મો નો કરતા પણ જીવ છે અને સતસત નો ભોગતા જે છે એ પણ પોતાનો જીવ સમજવા માંડે છે એ આ ને કારણે ના અંતકરણાધ્યાસના ને કારણે બરાબર રાજા હા એટલે અંતઃકરણાધ્યાસ મેઇન એ વાત છે આની અંદર કે અંતઃકરણાધ્યાસ ના કારણે જો પહેલા એ વાતને સમજો કે એક અંતઃકરણ પ્લસ અધ્યાસ અંતઃકરણ હોવાનો ભ્રમ એ અંતઃકરણાધ્યાસ છે અંતઃકરણ જે છે એ આપણા સૂક્ષ્મ શરીરનો એક પાર્ટ છે જે રીતે તમને પ્રવેશિકામાં એ વાતને સમજાતા કે બે જાતના શરીર હોય છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર એ છે કે જે આપણને આ બારે દેખાય છે અને સૂક્ષ્મ શરીર એ છે કે જે આપણને દેખાતું નથી પણ આપણા શરીરની અંદર હોય છે જેના કોમ્પોનન્ટ એકાદશ ઇન્દ્રિય અંતઃકરણ મન અને બુદ્ધિ આ છે એમાં અંતઃકરણ જે છે એમાં જે રીતે આવ્યું છે કે એમાં ચિત્ત અહંકાર બુદ્ધિ અને મન આ ચાર ચારના સમૂહને અંતઃકરણ કહેવાય છે હવે અંતઃકરણ જે છે જડ છે પણ આત્માના સંસર્ગમાં આવવાને કારણે જીવના સંસર્ગને કારણે ચૈતન્ય ની અંદર આવે છે અને અંતઃકરણની સાથે સાથે રહેતા રહેતા જીવ પોતાને એમ સમજે છે કે હું અંતઃકરણ છું કે આ બુદ્ધિ મન બધું હું જ છું આ બધું મારું છે અને જે પણ કર્મ કરી રહ્યો છું એ પણ હું કરું છું જે વિચાર કરું છું એ પણ હું કરું છું જે બધું સારું ખરાબ લાગે છે સુખ દુઃખ થાય છે એ પણ મને થાય છે અને એના જે પણ ફલ ભોગવવા પડે છે એ પણ ફલ હું જ ભોગવું છું આ જાતની એને ઇલ્યુઝન થઈ જાય છે અસલમાં જીવને આ બધી ચીજો સાથે કોઈ સંબંધ જ નથી ન તો જીવને કોઈ સુખ થાય છે ન કોઈ દુઃખ થાય છે ન એ વિચાર કરે છે ન કોઈ જાતનું કર્મ કરે છે પણ અંતઃકરણના અભ્યાસને કારણે જીવને એવું લાગવા લાગી જાય છે કે આ બધું તો હું જ કરું છું ને આ બધા ફલો મને જ ભોગવવા પડે છે હું સુખી થાઉં છું હું દુઃખી થાઉં છું એ બધી જાતની ફિલિંગ આત્માને થવા લાગી જાય છે એ અંતઃકરણાભ્યાસ છે કરો આગળ ના કઈ સમજ આવી હોય તો પૂછતા રહેજો નહીં તો કરો આગળ હાજી બીજું છે પ્રાણાધ્યાસ પ્રાણ પણ જળ હોય છે છતાં પ્રાણ સાથે સંબંધ થતા જીવને પોતે પ્રાણ છે તેવો બ્રહ્મ થાય છે એવી રીતે પ્રાણ નું બતાવ્યું પ્રાણ જળ હોય છે પ્રાણ સાથે સંબંધ જીવનો જયારે થાય છે ત્યારે તે પોતે જ પ્રાણ છે તેવો બ્રહ્મ થાય છે આ જીવનો પ્રાણાભ્યાસ છે પછી ઇન્દ્રિયાભ્યાસ ઇન્દ્રિયો પણ જળ છે છતાં ઇન્દ્રિયો સાથે હા ચાલ બોલો राधा जैसे इसमें आप लोग जो विचार कर रहे हैं बुद्धि जो लगा रहे हैं तो क्या ये सब भी भ्रम है ये सब भ्रम नहीं है पर आत्मा ऐसा समझने लग जाए कि ये बुद्धि मेरी है मैं सोच रहा हूँ मैं समझ रहा हूँ मैं डिसीजन ले रहा हूँ या मैं ये सब कर्म कर रहा हूँ तो आत्मा नहीं कर रही है ये तो सब आत्मा इन सबसे अलग है ऐसा तो हमें क्या समझना चाहिए जैसे हम जो विचार कर रहे हैं या फिर क्या वो समझना हमारी चाहिए? बुद्धि जरा- कर रही है विचार हमारी हेलो? बुद्धि कर रही है ऐसा अच्छा હલો હા हेलो હા અહીંયાથી નથી રાજા એક સેકન્ડ મને जरा केवल છે હા देखो आचल इसमें बात यह है कि हमारी आत्मा और शरीर मतलब सूक्ष्म शरीर और स्थूल शरीर ये दोनों ही आत्मा से अलग है आत्मा के साथ प्रॉब्लम ये हो जाती है कि जब वो हमारे शरीर में आती है तो आत्मा को ऐसा लगने लग जाता है कि ये सब मैं हूँ और ये मेरी बुद्धि है मेरा मन है मैं सोच रहा हूँ मैं ये कर्म कर रहा हूँ मैं डिसीजन ले रहा हूँ मुझे दुख हो रहा है मुझे सुख हो रहा है ये कर्म मेरे द्वारा हो रहे हैं मुझे सब फल भुगतने पड़ रहे हैं ऐसी सब फीलिंग आत्मा को होने लग जाती है और आत्मा अपने आप को शरीर से अलग नहीं समझता है ये अध्यास है जी ठीक है मतलब फॉर एग्जाम्पल इसको ऐसे समझ लो कि आत्मा जो है वो इलेक्ट्रिसिटी है और शरीर जो है वो फैन है वो पंखा है हवा पंखा देता है और इलेक्ट्रिसिटी उसे पावर देती है इलेक्ट्रिसिटी ये समझे कि मैं हवा दे रही हूँ तो ये गलत है उसी तरह आत्मा को आत्मा का काम है चैतन्य देना आत्मा अगर ऐसा समझने लग जाए कि ये कर्म मैं कर रही हूँ या ये सब फल मुझे मिल रहे हैं तो ये गलत है जैसे इलेक्ट्रिसिटी ऐसा सोचने लग जाए कि मैं हवा दे रही हूँ हवा तो पंखा दे रहा है इलेक्ट्रिसिटी नहीं दे रही है इलेक्ट्रिसिटी केवल उसे पावर सप्लाई कर रही है ऐसा अच्छा तो तो राज्य में जैसे क्या विचार करना चाहिए इसमें जैसे कि अंतकरण हमें ये इससे ये पता चला कि अंतकरण जो हम लोग मान रहे हैं कि मैं हूँ तो मैं अंतकरण नहीं हूँ मतलब मेरी जीवात्मा इससे अलग है तो मैं जो भी विचार हाँ। कर रहा हूँ या फिर जो भी अहंकार है तो वो क्या है वो माया माया से अविद्या है मतलब क्या उससे समझना क्या चाहिए उसमें देखो ये है मैंने एक्चुअली ये तो शायद उस क्लास में जुड़नी होगी इसलिए तो एक देखो जगत माया का काम क्या है कि जब हम फॉर एग्जाम्पल ये अंतकरण है इतना मैं मान रही हूँ कि ये अंतकरण है तो ये तो सत्य है ये माया नहीं है ये तो भगवान का बनाया हुआ है अंतकरण पर ये मेरा अंतकरण है या ये अंत मतलब फॉर एग्जाम्पल मैं ये सोचूं कि मैं विचार कर रही हूँ मेरी बुद्धि के द्वारा ये विचार किया जा रहा है हम्म। ये तो फैक्ट है सच ये मेरी बुद्धि इस बात को सोच रही है पर उसकी वजह से ऐसा हुआ जैसे मैंने ऐसा सोचा इसलिए मैंने ऐसा कर्म किया या मेरी बुद्धि ने ऐसा डिसाइड किया मेरे मन ने ऐसा सोचा इसलिए ऐसा हुआ ये हुआ इसलिए मुझे उसका सुख हुआ इसलिए मुझे उसका दुख हुआ ये अविद्या है अच्छा, अच्छा। मतलब उसे दो टॉपिक अगर तुम पढ़ना चाहो ब्रह्मरत्न संग्रह की पुस्तक हो तो जगत और संसार प्रपंच विवेक का लास्ट टॉपिक है जगत और संसार उसे पढ़ लेना मैं अभी शॉर्ट बता देती हूँ कि जैसे मेरे सामने एक वस्तु पड़ी हुई है जैसे टेबल रखी है टेबल क्या है टेक्निकली हम्म। वो सच्चिदानंद ब्रह्म का सदंश है मतलब एक नॉन लिविंग है जड़ है जो सच्चिदानंद ब्रह्म के सत अंश से उत्पन्न हुआ है मतलब सच्चिदानंद हाँ। ब्रह्म का सदंश है ये तो सत्य है ये फैक्ट है भगवान ने उसे बनाया है पर ये टेबल है ये टेबल को मैं यूज कर रही हूँ ये टेबल मुझे पसंद है ये टेबल मुझे नहीं पसंद है ये टेबल का कलर ब्राउन है ये कलर का ब्लैक है ये सारी चीजें संसार है ये भगवान ने नहीं बनाया है ये हमारा बनाया हुआ है या माया का बनाया हुआ है जी जी राजा भगवान ने तो अपने सदंश और चिदंश को उत्पन्न किया है पर मैत्री गोस्वामी है या अचल है वो ग्वालियर में रहता है वो एक लड़का है वो अच्छा है वो बुरा है ये सारी चीजें संसार का पार्ट है ये जगत का पार्ट नहीं है जगत का पार्ट केवल कितना है कि मैं मैत्री गोस्वामी या अचल जो भी है वो सच्चिदानंद ब्रह्म का चिदंश है ये तो जगत है पर ये अचल है ये अच्छा है ये बुरा है ये ग्वालियर रहता है ये वो ये जो भी चीज जो हम कनेक्ट करते हैं उस नाम के साथ या उस चिदंश के साथ ये सब कुछ माया है ये अविद्या है जी राजा मतलब ये संसार है जो हमने अपनी बुद्धि में पैदा किया है जी जी राजा क्लियर हो गया हाँ पढ़ लेना एक बार वो टॉपिक तो और समझ आ जाएगा चल गया इसलिए मैं इसकी और डिटेल्स नहीं बता सकती हूँ जितना भी समझ आया उतना बाकी उसको एक बार रीड कर लेना जी उसी तरह यहाँ भी यही बात की अंतःकरण तो है शरीर है अंतःकरण है मन है इंद्रिय है आत्मा जो है सब कुछ भगवान का बनाया हुआ है हमने इन सब में से कुछ भी नहीं बनाया है पर आत्मा को अंतःकरण अंतःकरण भगवान का बनाया हुआ है आत्मा भगवान की बनाई हुई है पर आत्मा अंतकरण के साथ जो रिलेशन डेवलप कर लेती है वो रिलेशन भगवान का बनाया हुआ नहीं है ये अविद्या का कार्य है जी उसी तरह प्राण के साथ भी जो रिलेशन आत्मा डेवलप कर लेती है कि मैं प्राण हूँ मैं सांस ले रही हूँ मैं सांस छोड़ रही हूँ मैं जी रही हूँ मैं मर रही हूँ ये इंद्रिय है इंद्रिय जो भी देख रही है वो मैं देख रही हूँ जो सुन रही है वो मैं सुन रही हूँ जो भोग रही है वो मैं भोग रही हूँ या शरीर को जो भी लग रहा है अच्छा लग रहा है बुरा लग रहा है वो मुझे अच्छा बुरा लग रहा है ये सारी चीजें जो है ये जो रिलेशन डेवलप हो गया वो अविद्या का कार्य है वो ब्रह्म का कार्य नहीं है देह भी ब्रह्म का कार्य है आत्मा भी ब्रह्म का कार्य मतलब ये दोनों इंडिविजुअल है ब्रह्म ने बनाई है पर ये दोनों जिस तरीके से एक दूसरे के साथ कनेक्ट हो जाती है या एक दूसरे के साथ अपना रिलेशन बना लेती है वो रिलेशन या वो कनेक्शन भगवान का बनाया हुआ नहीं है वो अविद्या का कार्य है वो आत्मा वो सॉरी वो माया का कार्य है जी जी राजा हाँ દર્શન भी करो हेलो हाँ बोलो હાલો સોરી પૂછ્યું તો ને કોઈને હા રાજા દંડવત પ્રણામ જે જે હા, બોલો. અહીં એમ જેમ કહ્યું કે સૂક્ષ્મ દેહ અ, સ્થૂળ દેહ જ, જેવી રીતે સૂક્ષ્મ દેહ જળ છે તો સ્થૂળ દેહ જેમ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે એમ સૂક્ષ્મ દેહ નથી થતો તો એવું કેમ કેમ કે સૂક્ષ્મ દેહ એ